તો દાદા યાદ રહ્યા કેવાય દાદા યાદ રહ્યું તો અમુક જ માફ પણ દાદા યાદ રહ્યા રાતે પણ દાદા યાદ રહ્યા હું તો આવતી જ નથી દાદા દાદા મને મને મોટો ભાગ રહેશે દાદા મોટો ભાગ દાદા યાદ રહે છે બીજું કોઈ સર્વિસ માં પેલું કામ હોય ને તારે જ ના રહે સર્વિસ માં પેલા કામ માં કામ કરવાનું હોય ને ધ્યાન દઈને તારે જ યાદ ના રહે બાકી તો આ બધી આ જ પ્રવૃત્તિ હોય દાદા નવરાત માં તો દાદા રહે છે નવરાત માં તો દાદા યાદ રહે છે હું મને ચોવીસ કલાક એટલે ચોવીસ કલાક એમ ચોવીસ કલાક યાદ રહે એટલે ચોવીસ કલાક એમ ચોવીસ કલાક યાદ રહે એટલે ચોવીસ કલાક યાદ રહે એવું સમજ્યું અહિયાં જે સુખ વર્તાય છે આ દસ દિવસ થી બાર દિવસ થી એ ઘેર કેમ ડિફરન્સ પડી જાય છે અહિયાં જે આનંદ પરમાનંદ સહજ થયા કરે છે ને ઘેર જઈએ છીએ તો એમાં કેમ ડિપ્રેશન આવે ઘેર જઈએ તો એ કેમ ખામી આવે છે ઘેર ડિફરન્સ કેમ પડી જાય છે અહિયાં નિરંતર આનંદ પરમાનંદ અને નિરંતર આનંદ રહ્યા કરે છે એવી શક્તિ આપણે ને દાદા એવું ઘરે એવું થાય એવું કરી આપો એમ કે છે એવી શક્તિ આપો ઘરે નિરંતર આનંદ ઘરે પેલું દેખાય નહીં એવું કે શક્તિ આપણે આગળ એમાં કચાશ આવે છે દાદા એમાં કચાશ આવે છે અન્ના પણ પાડેલો છે જે નક્કી કરે છે આપણે પરીક્ષામાં એકસો ને ટકા માર્ક લાવે નક્કી કરી છે જે છે પાંચ આજ્ઞા પરવાનો પણ કચાશ આવી જાય છે કચાશ થોડી ઘણી આવી જાય છે અંદર એ કચાશ કયા આધારે આવે છે એ કચાશ જે રહે છે કયા આધારે રહે છે એ કચાશ કયા આધારે રહે છે પરીક્ષા પાસ થવું છે એના પાછળ મહેનત પણ કરે છે પણ કચાશ કયા આધારે રહે છે બધો આગ્રહ છોડી દીધો આગ્રહ છોડી દીધો મેં પેલા કુદરા ગ્રસ્ત કદા પેલો કદા ગ્રસ્ત بروڑا سوال ગણિત ની વ્યવસ્થિત જુદી હોય છે તે વ્યવસ્થિત બધી ભેગી થઈને એક વ્યવસ્થિત થાય છે બધા કાગળ અને વ્યાસી થાય જુદી એવી રીતે બધું અગોઠવી એ જીવન શક્તિ છે એને ખ્યાલ કેવી રીતે આવતો છે કે આનો ખ્યાલ કેવી રીતે આવે કે આનો ટાઈમ જરૂર નહીં દારૂ પીધેલો પછી ચર્યા કરે છે ના પીધેલો દારૂ હોય ફરી બીજો પીએ નહીં ઉતરવું એનો સ્વભાવ છે ઉતરવાનો સ્વભાવ ચડવું એનો સ્વભાવ નથી પીવે તો ચડે હે પીવે તો ચડે ફરી પીવે તો ચડે ફરી પીવો તો ચડે <laughs> ત્યાં આ ખ્યાલ રહેશે એ એનો સ્વભાવ ખ્યાલ અનંતા એટલે મેરેજ દરેક ની શક્તિ જુદી જુદી છે એટલે દરેક ની વ્યવસ્થિત શક્તિ જુદી જુદી છે તદ્દન જુદી દરેક ની જુદી આત્મા જુદી છે એ પોતાના પ્રતિષ્ઠિત આત્માથી ઉભી થઈ છે હા એનો નિમિત્ત પ્રતિષ્ઠિત આત્મા અધિષ્ઠાન એ પ્રતિષ્ઠિત આત્મા અધિષ્ઠાન એમાંથી ઉત્પન્ન થઈ એમ જ લઈ થઈ મારી વ્યવસ્થિત તમારું વ્યવસ્થિત જો પેલા પગ અમદાવાદ બેસી રહ્યા છે એમની વ્યવસ્થિત રૂપિયા ભરાય છે પણ ફક્ત દાદા એમ શીખવે છે <laughs> એકલા રૂપિયા એમ શું કરે છે નહીં ગાડી છે ગાડી એન્જિન ચાલે કરે એન્જિન હોય એન્જિન નું એન્જિન એ ચૂલો પકાડ્યા લોડ હોય પોતાના મશીના વાળા લોડ પકડું ગાડીનું એન્જિન હોય ને તે માં ચાલ્યા જ કરે ભલે પાછળ લોડ હોય પણ એને એવું ખ્યાલ ના હોય કે હું લોડ ને એના મનથી માને એને ભલે ઘેર આપે પણ મનથી ના મોને ક્યાં જ કરે છે એ મારી ગંદકી છે ભૂલ હોય તો તમે સમજાવો થાય ભૂલ હોય તો સમજાવો મારી ગણતરી એવી છે તમે ભૂલ હોય તો કહો મને સમજાવો મારી ગણતરી એવી છે એમાં જો ભૂલ હોય તો તમે કહો મને સમજાવો આ ગાડી નું એન્જિન છે તે મંદિર માને નહીં કે હું લોડ ખેંચું છું એની મેરેજ ચાલ્યા જ કરે એવું છે એમનું એટલે એમાં જો મારી ભૂલ હોય તો મને સમજાવો મનથી માને નહીં શું ભૂલ છે હોય તો હું આવું માનું છું તમે હું મનથી આવું માનું છું એમ એવું માને છે કુદરતી ગતિ ફર્યા કરે છે એને મન રાખે એટલે એવું માને એટલે એમ કે હું એવું ધારું છું એવું એ તો બહુ છે એમાં ભૂલ થતી હોય એવું એવું તો સમજાવે એવું માને છે એમાં ભૂલ હોય તો સમજાવે મને એવું સમજાવે એ ભૂલ મારી થતી હોય તો સમજાવે થાય છે એવું નથી તમે કહો એવું નથી તો જાણા છે લોડ વધારે છે નથી છે સહી ગણતરીમાં લેતા નથી શું કહ્યું હું મેં કહ્યું ને તો માને એટલે ગણતરીમાં લેતા નથી માનવું ને જુદું અને લેતા નથી માને છે ખરા તે માને છે ખરા પણ ગણતરીમાં લેતા નથી સમજ્યા માનીએ તો આપણે બધા જ છે હા નહીં મારા ભલીઓ છે મારું છે હોય જાડા જાડા ઓઠવાળા હોય કેવા હોય ગયા આમ ગણતરી બોલે ને એનું ત્યાં પગ ભાગી જાય તો કશું ગણતરી લે ને હું તે જ છું ને પગ દુખતો હોય મેરા કરે પણ પોતાના મનને બહુ અસર ના કરે ચાલવા દે એટલે પગ દુખતો હોય પણ પોતાને અસર ના કરવા દે અને ચાલ્યા કરે એમને ચિંતા કરી શું કરવું શું અમારે અને બીજો છે તે આમ કઈ ધોસી રૂપી ને હું ચા પી પણ અહીંયા આવો ચોપડો આમ કરો તો એવું તો કરે ને નહીં એવું તો ના જ કરે ભાઈ ખેંચા કરે એમ તો મેં તમને કહ્યું તમામ ખોટા કરે એમને ધોપીને ચાલ્યા કરે પણ કરો મને લાગ્યું મારા ભાભી હારા મારા તમારા તમારા ગલત છે મને હારા લાગે તમે એવું નેગેટિવ માં હતી કુદરત કુદરત નેગેટિવ પડી હતી અત્યારે સુધી પોઝિટિવ પડી ફરે છે it doesn't help the positive. That's how positive or mark up. જેનાનો માર્ગ થતો હશે બનેલો છે માટે ખોટું નથી કર્યું મિત્રો પોઝિટિવ એમાં ઠીક પણ ગામના ભલા માટે ખાધો ગામના ભલા માટે ગામના ભલા માટે કર્યું છે સારું ગામના ભલા માટે સારું કર્યું છે ના ભરે ગામમાં એક બે ઘર હોય ગામમાં દરેક ગામમાં બે ચાર ગરીબો હોય કે જે આ પામે પામે કેવી રીતે કારણ કે બે હજાર ઘર કેવો હોય સમૃદ્ધિ વાળો હોય કેવો હોય હલકાનો હલકા પ્રકારનો મોહ છૂટી ગયેલો અને એથી ઊંચા પ્રકારનો મોહ પ્રાપ્ત થયેલો હોય હલકા પ્રકારનો મોહ છૂટી ગયો છૂટી અને ઊંચા પ્રકાર હે ઊંચા નો જેને ઊંચા પ્રકારના મોહમાં આવ્યા હોય એટલે પ્રશસ્ત મોહમાં ના આ દરેક ગામમાં કઈક માલ ખાયો હોય કર્મ ગામમાં એમને શું બહુ માત્ર સમાડવું કરવું તે ઓલા નિહાને બંધાવવું એને આવા બહુ પેલો શું એને જુદી જાતના બહુ હોય હલકા પ્રકાર બહુ હલકા પ્રકાર હવે હલકા પ્રકાર બહુ હોય નહીં બોલાય એ શું આવે એની બુદ્ધિમાં બે હે બે તો એને પેલો હલકા પ્રકાર બહુ એમ તો પાસે ખેંચી જાય જ માણસ આપણે તો આમ બધા વર્ષ નહીં જોયો અરે આપણા સામાન્ય લોકોને જે મોહ છે ને એવો રાજા મોહ જ ના હોય આવો એનો પણ એથી મોટો રાજા ને પછી આ ઘણો મોહ જ ના હોય થાય ખરો હલકા પ્રકાર છૂટી ગયો છે હલકા પ્રકાર છૂટી ગયો છે પકડે પછી એથી ઊંચો પકડે તારા અમુક લેવલમાં આવે ત્યારે મારી કહેવામાં વાત સમજાય નહીં તો બળદ વગર એને ના ગમે એના વગર બળદ ના ગમે મિત્રાચારી કહે રામજી ની જોયેલી લોકો નહીં ભરત ને એના ગમે નહીં હવે ચીર થઈ ના આવે બિચારો કેટલી પીઓ કે મારા તો ભેંસ દેતી જ નથી એવું છે સંબંધ છે ને બેનો સંબંધ છે ને ગાય જોડે ભેંસ જોડે ભરત જોડે મિત્રાચારી છે ને જોડે હાથે હાથે એવું પ્રેમે એ બધે ખુશ થાય ભાઈ દેખાય ને ભલે ખાધું ના હોય એને જન્મ ના હોય નાસ્તો વાસ્તો નાખે તો એને દેખાય ખુશ છે પછી આ ભાઈ નાસ્તો કરાવ્યા પાછા નાસ્તા કરતા એમને પ્રેમ વધારે હોય એ આવે ભલે નાસ્તો પછી આ નહીં આપણી ના બગડે બહુ ના ચૂકતો અત્યારે કેમ બોલતા નહીં તમારે તમારે તમારા ગામની વાતો બહાર બોલી પડે દેહરી બોલતા નથી લોકો હલકા પ્રકારનો બહુ હોય ના હોય હે કે તમને ના હોય એ પ્રકારનો તમે એ પ્રકારનો મોહ ના હોય હલકા પ્રકારનો મોહ તો કેવા કેવા હોય ખેતરી વાર એવું દબાવ અને એના ખેતર માંથી બીડા હા એ પ્રકાર બહુ ચૂટ્યા ના હોય પછી આ એક પ્રકાર બહુ છે અને આ તમે જે પ્રકારનો છે બહુ છે પણ એ નહીં એડવાન્સ તો સમજણ પડે એની તો વાત થઈ મુક્તિ ખોરે કોણ ખોરે કે સંસારમાં સુખ હોય તેમાં દુઃખ લાગતું હોય તે મુક્તિ ખોરે તો મજા આવે બળદ ને બળદ ને પછી પાણી સુઈ જવાનું નીચે પછી પાથરવાની ચાર પાથરી હોય ઊંચી હોય તમે એમ ઊંઘે આવે હા લોકો હા સુઈ જતા આખું બી જાય ગુંજી જાય હા તો તમારે અમને ચૂપ પડે નહીં ફરજ મળે એટલે સુખ શોધાય ત્યાં તે ખોરે દાદા પાસે ચૂપ છે દાદા મોડા પર લાગે છે ક્યાં લાગે છે એવું લાગે છે આપણને કઈ ચૂપ થાય કઈ વાત તો જોઈએ છે બોલવું ચાલે ને બોલવું હે બોલવું ચાલે અગાસ તો નહીં ગયો પણ મને શિક્ષા થયો નથી બધા બધા ફર્યા શિક્ષા થયો નહીં સુરત ના ટીચર શિક્ષા કારે ખબર પડી કે ના શીખે બાર વાગી ગયા હે ટાઈમ થયો આપડે ચંપકભાઈ બેઠા ત્યાં છે તે બેઠા જ બેઠા છે એક ને બેઠા જ બેઠા એમાં ચંપકભાઈ ચાર છે દુઃખ જેવું અશાંતિ જેવું આપડે ઉપર રેતી ટેરી કરો તારે ના ના શું કરવા કઈ શું કરવા કઈ કામ પર ભોજન ના થઈ ગયેલી ના રહ્યો ભાઈ ત્યાંથી ગઈ જમીન જમીન આવ્યો હોય અને તમારે ઊંધું થતું બોલે છે ત્યાં કરો ના એવું કઈ બનતું નથી એવું બનતું નથી બને ત્યાં શું કરો એવો ચાન્સ જ ના આપીએ ને બને એવો એવું બને એવો ચાન્સ જ ના આપીએ ને એવું બને એવો ચાન્સ જ ના આપીએ ને ના આપો તો બન્યા કરે એની હાથે કોઈ કોઈ રૂકાવાનો ચાન્સ આપે કરો જતા રસ્તા રૂકાય છે ને હમ એટલે બધું એવું માનવું નહીં આપણે ચાર શું નામ તમારું પુરુષોત્તમ પુરુષોત્તમ ખરેખર પુરુષોત્તમ ખરેખર છો ખરેખર પુરુષોત્તમ ખરેખર પુરુષોત્તમ પુરુષોત્તમ તમારે નામ છે માય નહીં પુરુષોત્તમ ખરેખર કોણ ખરેખર આત્મા ખરેખર આત્મા હા પણ આત્મા જો પુરુષોત્તમ તો અત્યારે આત્મા તો શારીરિક તરીકે પુરુષોત્તમ અને બીજી રીતે આત્મા શરીર તરીકે પુરુષોત્તમ અને બીજી રીતે આત્મા ક્રોધ માન મારેલો થતો નથી જો તમે આત્મા તો ક્રોધ માન થાય નહીં થતો નથી ના કોઈ વાર થાય પણ થોડે થોડે એનું એ થાય કોઈક વાર થાય એટલે પણ નથી તમે પશુ સમજ છો ટાઈમ લાગે ને એને કઈ એને એ રસ્તે ચડતા થોડો ટાઈમ તો લાગે ને એને એ રસ્તે ચડતા એને થોડો ટાઈમ લાગે ને આનંદ અવકાશ ચાલે ટાઈમ લગાડો આનંદ અવકાશ ચાલ ચાલ પછી શુક્ર હરે પૂજા શનિવાર થયો એવરી ડે ફ્રાઈડે શુક્રવાર વરે શનિવાર થાય એવરી ડે ફ્રાઈડે દેખાય જ્ઞાની પુરુષ શુક્રવાર એક વાક્ય માન્યું છે માનો છો માનવાની શ્રદ્ધા કરી માનવાની શ્રદ્ધા કરી હા પણ તો એમને કહ્યું છે કે સજીવ મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવશે જીવને બંધન છે અમારા હૃદય છે એવું એ તો કહે અમે જીવતા હતા તો હજી બોલાયા હતા ત્યારે બધા અમારે ગયા પછી પાછળથી આ માથા બધું વસ્તુ ગયા કે જીવતો હોય એક્ઝિક્યુટિવ તેને કઈ ભાવ વધારી આપે અહીં મરી ગયા પછી ભાવ વધારી આપે દેવ રાવામાં કશું ભરે નહીં ઠંડક રે ઠંડક રે જ્ઞાની વાણી છે પણ આપણે પ્રોગ્રેસ કરવો થાય નહીં અને આ ભજન જે આ જગત કોને બનાવેલું લાગે છે જગત કોને બનાવેલું લાગે છે જગત અનાદિ છે અનાદિ છે જગત અનાદિ છે કોઈ બનાવ્યું નથી ને ના કોઈ બનાવ્યું નથી એ હરી હાથ બધા ગમે આત્મા થઈ ઉપર કોઈ ભગવાન ખરી વાત આત્મા થઈ જાઓ આત્મા થઈ જાઓ હા તમારી ઈચ્છા થઈ તમારી હા હે હા એટલે પછી ગજુ કાપી લે તો ઉપાધિ નહીં મારે તો ઉપાધિ લૂંટે તો ઉપાધિ ના લૂંટે તો માર ચડાવે તો કશું એવું આત્મા થઈ જાવ the world is the puzzle itself શું છે આ જગત the world is the puzzle itself ભગવાને બનાવ્યું નથી આ ઇઝ પધર થયું જ્ઞાન સહયોગી પુરાવાથી વૈજ્ઞાનિક તૈયાર થયું છે તમને લાગે છે વિજ્ઞાન થી થયું છે આ વરસાદ વખતે વખત કોણ કયા દેવ વરસાદ વરસાદતા છે ના દેવ કઈ નહીં તો સાયન્સ ના ભૌગોલિક ને બધા કારણો દેવ કઈ ને સાયન્સ છે ભૌગોલિક ને બધા કારણો હા એસ ટુ ભેગું થયું એસ ટુ એ પ્રબળ ભેગા થાય સંજોગો ભેગા પડે કોઈને વરાવત જોઈએ અત્યાર સુધી લોકો વરાવત છે એ બધું કહેતા હતા વાત ખોટી છે બધું કોઈ દેવો દેવો કશું આ વરા વરાવતા નથી હવે વિજ્ઞાન વિચારી રહ્યું છે દેવો એમના એમના એડમિનિસ્ટ્રેશનમાં ખરું ને પણ માલિક નહીં કોઈ બાકી હા આ ચાલ્યા કરે છે બધું વિજ્ઞાન થી ચાલ્યા કરે The world is the There are two viewpoints to solve the puzzle. Well, relative viewpoint and real viewpoint. puzzle ઉભો થાય છે બહુ નાળું કઈ બાબતમાં કઈ બાબતમાં આ તમે કેરીઓ લઈ ગયા હોય હારી અને ગરબો ભાઈ કે આવી કેવી કેરીઓ લાયા તમે પસંદ ગુણા થાય કે આવી કેરીઓ લાયા પસંદ ગુના અનેક જાતનો બદલ ઉભો થાય એ બરાબર નથી બી ભેગા થયો હા હા કાકા પડી ઉઠાઈ જાય છે કેમ મિથ્યા મિથ્યા બીજી કોઈ પૂછ્યું હોય પૂછ્યો પ્રસંગ ચોખ્ખું ઘી ને ઉપરાંત તમે એક વખત બીજી પાંચ છે આ નવ ઉપરાંત બીજી પાંચ છે એવું તમે એક વખત કીધેલું હા ભાઈ એ અપાય નહીં લોકોને એ લોકોને પબ્લિક ને ના અપાય સ્વતંત્ર હું બીડી પીતો બધા મમા બધા લાગુ થાય તે ઉપર હું ઉપકૃત હોઉં તે અમુકાલે જરૂર થઈ તમે કેવું કરું બીજી વાર કોણ લાગે પછી બધાને ચાલો બોલાવે પછી બોલે આવી જાણવું જોઈએ શું કે છે લોકો આવી જાણવું છે ગાડામાં તે લોકો હોયું છે કે તે નાગો છે તે લોકોએ નક્કી કરવું ગોળે તેનું પણ હોતું નથી વાત સાચી ઘણી કે ચાણા ગયા તો ચાલવા સમજે મારા પર કૃપા કરી મૂઠ પતિ અજ્ઞાની ને સાત ભાર મલાવો હા તો અગિર આવી ગયું આવું જો કબૂલ કર્યું તો કબૂલ કરે એ ડાયો બધા એવા પણ જો કબૂલ કરે ને તે ડાયો ફરી અંદર તમે કેમ બોલતા છોકરા બધા ભોવાડા છે આ તો જગત બધાયા પણ ભગવાન તમારે ને ભગવાન અહીંનો નથી તે તહીનો નથી જ ને ભગવાન ને ત્યાં અહીંનું નથી અને તૈનું નથી ને અહીંનો નથી કે તૈનો નથી કે અહીંનો નથી કે તૈનો આ વ્યવહાર પણ છે ભગવાન તો આ ઊંઘમાં બોલે છે બધું ઊંઘમાં વ્યવહાર છે સપનું છે આ એટલે શું કે છે કે આપણે ઉઠક ક્યારે એવા આઠ લોકો અજ્ઞાન લાવીએ તારે શું કે આપે નારિયેળ ફોડવાનું હોય તો દૂર થી મારવું પડે એવું કહેતા હતા પણ બજાર માંથી લાવીને તરત ખોલ્યા વગર પડીએ સાફ પચાવ પછી તોય ના ફૂટે ગયા તારે આપણે ખોલ્યા વગર પડીએ કોઈ ઉપર માથા કોઈ જવાબી એ કળા છે ને ઉપર કઈ ચોરીએ ચોપડીએ નહીં પણ પરાક્રમ છૂટે બરોડામાં જ છે એટલે મૂળ આત્માની નજીકની બાઉન્ડ્રીમાં મૂળ છે એ એટલે પોતાને પાછળ એવું નહીં કે આ માલ પધારું છે આ મારો સાહેબ છે શિક્ષણ જવું અને જો ના એવું નહીં શિક્ષણ સ્વભાવ કરતો એ આખો વાત આખો અકરો ગળે ગયેલો છે ગળે એવું લાગે શું તો ખરા લખવામાં ફેર થઈ ગયેલા એનો કશો એ બરાબર સમજી જાય વાત કીધું થાય ને તો ગમે તો ભાષણ કરતો ભાષણ કરતો ને ભાગ ઉભો ઉભો કરતો કરતો દોસ્તી પકડી હા ભેગી આપી દેજો ના એ ભેગી નહી ના ભેગી ભેગી ના તમે મારતો આવશો તમે મારે ત્યાં આવશો ત્યારે છો માથે કીધું માથું ને ઘર માથે ઉડાડું કરવાનું માથે વિશેષ ભાવ ને સ્વભાવ જાણતો પરક્રિયાને સ્વક્રિયા જાણતો પ્રકાશ અજ્ઞા પ્રકાશ છે અને તેનું નહીં તો અવસ્થાને લોકો અમુક સ્થુલ અવસ્થા સમજી શકે પણ બીજી અવસ્થાઓ સમજી ના શકે એટલે સ્વભાવથી જ જાણે પોતાના પ્રકાશ અવસ્થા દ્રષ્ટિથી અવસ્થાને અવસ્થા સ્વભાવથી જાણી શકાય અવસ્થા ને અવસ્થા ક્યાં સુધી આ ઉઠી જાય છે કે સ્થૂળ હોય ત્યાં સ્થૂળ હોય ત્યાં બીજો બધો સ્વભાવ અવસ્થા ઉત્પન્ન થવું સ્વભાવ થવું જોઈ શકાય સ્વભાવથી એનો ગુણ છે તો જોવાનો એ ગુણ છે અને ઉત્પન્ન થવું વિનાશ થવું એ પર્યાય છે એના પર્યાય પોતાના પર્યાય ને જોઈ શકે પોતાના પર્યાય ને જોઈ એટલે આ જે અવસ્થાઓ છે ત્યાં સ્થુલ અવસ્થા માટે નથી લખેલું બરોબર પેલી પર્યાય માટે પણ આમાં અવસ્થામાં સ્થુલ પણ આવી શકે સ્થુલ બુદ્ધિ થી એમ કઈ પડે સ્થુલ અવસ્થાઓ બુદ્ધિ થી હા જીવે છે મળે છે જો ઉત્પન્ન થવું એ છે બ્રહ્મા વિનાશ થવું એ તેનું ધ્રુવ રહેવું વિષ્ણુ આ ત્રણ રૂપક મૂકેલા અને તેના આ દેવ થઈ ગયા છે માતા માતા કરે છે સંતોષી માં કરે છે એવા ત્રણે રૂપક કોઈ દેવ થયો નથી રૂપક મૂકેલા રૂપક કારણ તત્વનો સ્વભાવ તો ઉત્પન્ન થવું દરેક છ છ તત્વો છે ને એના ગુણ એના પર્યાય ગુણ ગુણ તો એના કાયમ ગુણો કાયમ અને જે પર્યાય છે એ નિરંતર પરિવર્તન થયા કરે એ પર્યાય એ વિનાશી દરેક તત્વના પર્યાય પર્યાય વિનાશ એટલે પર્યાયમાં ઉત્પન્ન થવું વિનાશ થવું અને ધ્રુવ ઉત્પન્ન વિનાશ થતા પોતે ધ્રુવતા છોડતું નથી ધ્રુવતા છોડતું નથી પોતે ઉત્પન્ન થાય છે વિરાટ થાય છે પણ ધ્રુવતા શું કહ્યું એટલે ત્યાં આગળ બ્રહ્મા વિષ્ણુ મહેશ હવે એ છે તે રૂપક આપતા જો કહી ગયું છે લોક અત્યારે સાચું માની રહેશે સીતા માતા એટલા માટે આ લોકોએ કાઢેલું છે મૂર્તિ તરીકે ત્યાં ગીતા ભૂલી ના જાય એટલા ત્યારે બધે માતા તરીકે થઈ ગઈ ચોપડી બાજુ રહી ગઈ એટલે આ ઉત્પન્ન થવું ઉત્પન્ન થવું વિનાશ વિનાશ ધ્રુવતા છોડવી ધ્રુવતા છોડવી ઉત્પન્ન વિનાશ હોવા છતાં પોતાની ધ્રુવતા છોડવી આના પર્યાય છે દરેક તત્વ જે અવિનાશી તત્વ એટલે અવિનાશી તત્વ કોને કહેવાય ગુણ પર્યાય સહિત હોય તો તત્વ ગુણ પર્યાય સહિત હોય અને તત્વ એ અવિનાશી હોય એના ગુણ પણ અવિનાશી હોય પર્યાય છે એ પર્યાય લેના સંસાર સંસાર પર્યાય ને લીધે પેલા વિશેષ ભાવ થયો બે બે માં બે તત્વ હાથે આવ્યા તે આ જગત ઉભું થઈ ગયું નથી બ્રહ્માય થયા નથી કોઈ ગયો કે નથી ગળવાની જરૂર પડી લોકો ક્યાં સુધી બધું ઊંધું ચાલ્યું છે પણ લોકો મૂળ માર્ગથી કરોડો ઉછેરે ગયા એટલે આ કોલેજોમાં આ તત્વદર્શન શરૂઆત થશે ત્યાર પછી લાગશે કોલેજમાં આવતાની સાથે તત્વદર્શન શરૂઆત થાય શું છે કે વાસ્તવિકતા શું છે એમણે ચોપડીઓ બાજુ મૂકવી તો જ ચાલુ પડે ચોપડીઓ બધું એક એક ચિત્તમાં આવે છે લોકો વાંચવા જ તૈયાર ભાગ્યે અઢાર પર બે વાંચવા તૈયાર લોક માગી રહ્યું છે કઈ નવીનતા માગી રહ્યું છે શું છે પુસ્તકો ખોટા નથી પુસ્તકોનું લોકોને સમજ આવડી પડી ગઈ અને એ ચાલુ રહી પણ એ તો હાલ થયું કે આ પેઢીઓ નવી જાતિ પાછી ને આખું આખું વેચી જ દીધું શ્રદ્ધા વેડી કે બધું અંધશ્રદ્ધા ખોટું છે હવે આખું કાપી રાખવું સારું કોવાય હા અહીંથી કોવાય અહીંથી કાપી તમે કેવું વ્યવસ્થા ગુજરતી નથી વ્યવસ્થા ને સ્વભાવ માંગતી તારી માન્યતા થી ગુજવાડું છે અવસ્થા ને સ્વભાવ સ્વભાવ એટલે અવિનાશી અવિનાશી અવિનાશી જગત જગત નિમિત્ત નૈમિત્તિક સંબંધથી સ્વાભાવિક ચાલી રહ્યું જગત નિમિત્ત નૈમિત્તિક સંબંધથી સ્વાભાવિક ચાલી રહ્યું છે સાયન્ટિફિક સર્કમટેન્શિયલ એવિડન્સ છે કોઈ સ્વતંત્ર કરતા નથી માટે વાસ્તવિક રીતે બધા જ તત્વો સ્વતંત્ર છે મુક્ત છે માત્ર પોતે પોતાની રોંગ બિલીફને કારણે બંધાયેલ છે અને તે પણ આરોપિક ભાવથી બંધાયેલ છે એટલે દાદા જે મુક્ત પુરુષ છે તે આરોપિક ભાવથી છોડાવી દર અસલ મુક્તિ બક્ષે છે જગત નિમિત્ત નૈમિત્તિક વિભાવ વિભાવ વિભાવ લખવામાં તો નથી પણ તેનો વિરુદ્ધ ભાવ સમજી ગયા વિરુદ્ધ ભાવ આમ છે વિશેષ ભાવ હા આખા બધો વિરુદ્ધ ભાવ હોય બે તત્વ જુદા પડે ઉડી જાય અન્વય ગુણ નથી આ અન્વય અન્વય ગુણ કાયમ ના હોય અન્વય ગુણ કાયમ પરમાનન્ટ અને રેતી અમુક ચાલો કરાયું એને યથાર્થ પ્રકાશ છે એનું પ્રજ્ઞા એનું સારા નરસાની ભાજરમાં પડી ડખો ડખલ કરતું નથી મોટા મોટું આ ડખો દખલ ના કરેલું નથી ડખો કરે તો દખલ થઈ જાય ડખો દખલ કરનાર ને પણ જાણતો પ્રકાશ પ્રજ્ઞા પ્રકાશ છે ડખો દખલ કરનાર ને પણ જાણતો પ્રકાશ પ્રજ્ઞા પ્રકાશ છે વેદે કે પોતે નહીં પોતે તો માત્ર જાણનાર વેદક નો પણ જાણનાર વેદના નો પણ જાણનાર વેદના નો પણ જાણનાર અને વેદક નો પણ જાણનાર વેદક નો પોતે જ્ઞાયક જ્ઞાયક છે વેદક નો જ્ઞાયક અને વેદના નો જ્ઞાયક શું કે છે વેદક વેદક નો જ્ઞાયક નહીં થતો અને વેદના નો જ્ઞાયક થાય માથું ઉતર્યું લાગે કે છે વેદના નો જ્ઞાયક છું વેદક વેદક નો નહીં ના મને કર્યું કે વેદના વેદે જેનું માથું હોય તે માથું હોય છે આપડે નહીં લેવા નહીં દેવા નથી ખાતા નથી પીતા તમે કેમ લાગે દાદા બાળપણમાં એવું સાંભળેલું કે ખાતો રાજાની રાણી ખાતી નથી પીતી નથી અને બારી બેસીને કોલસા ચાવે છે ત્યારે આમાં દાદા હાથમાં ખાતો નથી પીતો નથી પણ જ્ઞાતા દ્રષ્ટા અને પોતાના આનંદ આનંદમાં છે એટલે જો એ વેદનાને જાણે છે વેદના ને જે જાણે છે કે આ વેદના વૃદ્ધિ વેદના વૃદ્ધિ ગતિ બધું જે જાણે છે તે વેદક કેમ કરી વેદક નો એક નાયક હોય નાયક દુખે છે તે કોને દુખે છે વેદક ને દુખે છે અને વેદક ને શું દુખે વેદક ને શું થાય છે એક નાયક જાણે આટલો ભેદભાવ હોય ત્યારે દુઃખ વેદના ન્યાયક ને ના પહોંચે વચ્ચે કાઉન્ટર નાખે તો વેદના ન્યાયક પહોંચે રહી નાખી અને પૂર્યો આમ નાખે તો થઈ થઈ જાય હા એવું એક પૂરી નાખે તો વેદક ભોગવે અને આપણે જાણીએ કેતા વેદક ને વધારે પડતો વેદન હાથે વેદક ના જે જ્ઞાયક હતા જયારે આ જૈનો એ સૂચિત કે આ મહાવીરે ત્યાગ કર્યો મહાવીરે બહુ કષ્ટ વેઠ્યો આવું બોલો આબરું લીધી મહાવીર મહાવીરે ક્યાં કષ્ટ વેઠ્યા છે આવા નિર્વાણ પુરુષ ને નિર્વાણ થયેલા પુરુષ ની આબરૂ લો છો આવા મોટો મોટો ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ આ કાળ વિજ્ઞાની એને પીધે એની પણ આબરૂ લીધી તમે બહુ કષ્ટ થઈ ગયેલા એને શું થયું આપણા મહાત્મા નથી કષ્ટ થયા પણ દાદા આ તો અક્રમ ને લીધે ને આ તો અક્રમ ને લીધે ને આ સમજતો આ સમજ તો અક્રમ ને લીધે ને અક્રમ ને લીધે અક્રમ વિજ્ઞાન ને લીધે આ સમજ છે પણ મારું કહ્યું એ અક્રમ છે એ અક્રમ ની આગળ ગયેલા છે મારું અક્રમ ની આગળ ગયા બરોબર એ તો ત્યાં અક્રમ ની વિચારી એ અક્રમ ની આગળ આગળ ગયેલા છે પણ એને મુલવનારા તો બધા ક્રમમાં છે ને એટલે એ જે વેદક છે જે એને લોકોએ ટીખાળા માર્યા અપમાન કર્યા પણ લોકોએ જોયું તેથી લોકોમાં અમને ભગવાન બહુ દુઃખ થાય છે પણ એને એ તો જોઈએ ને કે આ વેદક કોણ છે અને જ્ઞાયક કોણ છે પોતે આપણે કાચા પડીએ આપણે કાચા ખરી પડે ભાઈ છોકરા છોડી ખરી ખરી પડે ખરી પડે ક્યાંય ના ક્યાંય રહી મારી ચૂકી બધાને કહેરા ત્યાગ કરવું ના પડે ઈચ્છા પણ પૂરો થઈ ગયો ઈચ્છા પૂરો થાય હું નીકળે પૂરો થઈ ગયેલા એવું એવું ઈચ્છા થઈને આવ્યા ત્યાગ કરવી પડે જ્યાં મારે ઉકો બીડી બધું ખરી પડી ચા ના ખરી પડી ખરી પડે વગર થોડી છોડનારો તો તિરસ્કાર છે આ પણ ડુંગળીનો ઢગલો કરો મજા જોઈ <laughs> મારા ખાય બટાકા તો માટી પર ધુઓ બટાકા ખેતરો ખેતરો ભરેલો તમે ત્યાગ ની તરછોડ ત્યાગ નો તિરસ્કાર છે ને આ ત્યાગ કર્યું છે એટલે એનો તિરસ્કાર વર્તે છે આ બધા શું હશે છે સાધુઓ ને જૈનો બધા કે આ બધા જીવો ને મારવા નહીં માટે આપણે બટાકા નહીં ખાવાના એવું સમજે છે હા જીવો માર્યા નહીં એટલા માટે આપણે તંબુ નહીં ખાવું